ဒီလိုလေးဆက်တာ એકાદ બોલો એટલે બધા આવી જાય બધા નહીં જો આવે છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે છબ છબિયા નથી તરવાના હવે છબ છબિયા નથી તરવાના નથી તર પડી yo પણ તપવા જો સ્વપન ગણવા જો સ્વપન સમયને સર જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી જગબંદી જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી જગબંધી જગબંધી સૂરજ ને વધશે જ્યારે પુદગલની કિંમત ઘટશે જ્યારે પુદગલની કિંમત ઘટશે ઘટમુખી જગલપ વધશે ઘટમુખી જગલપ Jesus. ગાંઠાણી બદલ મહાત્મા એમના જરા આટલા સૂત્રો સમજ કે છે લઈએ આપણે શ્રેણી સત્યાવીસમાંથી સૂત્ર નંબર ચોવીસમો ધીરુભાઈ અમુક તો તમારે અમારે મળવાનું થાય શું સામાન્ય લઈ લઈએ છે બસ સામાન્ય ચોવીસમું સૂત્ર વાંચ્યું છું મોટું છે જરાક જ્ઞાન પછી નામધારી બે રીતે કામ કરશે બોલો એક આજ્ઞાધારી અને બીજો જે વ્યવસ્થિત શક્તિને આધારે ખાલી થઈ રહ્યો છે તે જે વ્યવસ્થિત ખાલી થઈ રહી છે હવે આજ્ઞાધારી હવે આજ્ઞાધારી વ્યવસ્થિત શક્તિને આધારે ખાલી રહેના જોડે વ્યવસ્થિત શક્તિના આધારે ખાલી રહેના જોડે રહીને રહીને સંભાવ નિકાલ થાય છે તે જોશે સંભાવ નિકાલ થાય છે તે જોશે પ્રજ્ઞા શક્તિ પ્રજ્ઞા શક્તિ એને ગાઈડ કરશે એને ગાઈડ કરશે એટલે એટલે ડબલ રોલ આવી ગયો ડબલ રોલ આવી ગયો હવે શુદ્ધાત્માને ડબલ રોલ ના હોય હવે શુદ્ધાત્માને ડબલ રોલ ના કારણ કે કારણ કે એ અંતરાત્માએ છે એ અંતરાત્માએ છે અને પરમાત્માએ પણ છે અને પરમાત્માએ પણ છે જ્યારે સંભાવ નિકાલ કરાવે જયારે સંભાવ નિકાલ કરાવે ત્યારે ત્યારે અંતરાત્મા સ્વરૂપે કામ કરે એ અંતરાત્મા સ્વરૂપે કામ કરે અને જ્યારે કોઈ પણ ફાઇલ ના હોય અને જ્યારે કોઈ પણ ફાઇલ ના હોય મનની મનની વાણીની વાણીની બુદ્ધિની બુદ્ધિની કે અહંકારની કે અહંકારની ત્યારે ત્યારે એ શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એમ પોતાની કીર્તન ભક્તિ કર્યા કરે એમ પોતાની કીર્તન ભક્તિ કર્યા કરે ત્યારે એ પરમાત્માની ભક્તિ થઈ ત્યારે એ પરમાત્માની ભક્તિ અંતરાત્માએ કરીને પરમાત્માની ભક્તિ અંતરાત્માએ કરીને પરમાત્માની ભક્તિ એટલે આમાં આજ્ઞા ધર્મ આપણા મન વચન કાયા પડોશી છે હું શુદ્ધાત્મા છું એ આપણી દશા છે અંતરાત્મા દશા છે અને પ્રજ્ઞાએ કરીને પ્રજ્ઞાના પ્રકાશથી એ દશા કેવી રીતે કામ કરે છે એટલું જ છે આમાં ખ્યાલ આવ્યો સાથી બધો વ્યવહાર બાકી છે અને વ્યવહાર બધો આજે નિકાલ થઈ રહેલો છે એમાં નિકાલ સ્વરૂપે થઈ રહે કેવી રીતે રહેવું આપણે એટલે જ્યારે ફાઇલ હોય ત્યારે ફાઇલના સંભાવ નિકાલ સ્વરૂપે હોય અને ફાઇલ ના હોય ત્યારે પોતાની નિજ ભક્તિ કરી લે નિજ ગુણોની ભજના કરી લે આરાધના કરી લે એ રીતે બે રીતે કામ કરે અંતરાત્મ દશા એ કરીને એટલે આ દશા એવી છે કે અંતઃકરણની એટલી બધી નજીકમાં છે અત્યંત નિકટમાં છે એ તમને સવારે કહ્યું દૂધ પાણી જેવું છે એના જોડે જોડે છે અંતઃકરણ એનો નિકાલ બધો પાણીનો ભાગ છે અને આ આપણે પરમાત્માની ભક્તિ સ્વરૂપ એ આપણો દૂધનો પાક બધો આખો સરખો થતો જાય સમજાયું એટલે બે રીતે આવી રીતે છે એમ કહેવાનો મતલબ ખ્યાલ આવ્યો બરોબર એટલે કે એ ઉપયોગે કરીને થાય છે આ બધું આપણો અંતર ઉપયોગ આવી રીતે ફરતો રહે જ્યાં સુધી આજ્ઞા ધર્મથી આપણે મન વચન કાય અને ફાઇલને બધો હિસાબ બધો રહ્યો છે વ્યવહાર રહ્યા છે બધા ત્યાં સુધી આવી રીતે કામ કર્યા કરે તે આ ભાવમાં દાદા ભગવાને કહ્યું છે અને અમે પણ અનુભવથી કહીએ તમને કે આ ભાવ છેલ્લા શ્વાસ સુધી આ આજ્ઞાધર્મથી જ કાઢવા જેવો છે આમાં કોઈ નવું ઊભું ના થાય એ જોવાની બહુ જ જરૂર છે કારણ કે આ પાંચમો આકાળ છે પાંચમો આરો છે એટલા માટે અને દાદાએ ત્યાં સુધી કહ્યું કે આટલું તમે અમે કહીએ એટલું જો તમે અવધારી અને એમ તમે રહી શકો છેલ્લા શ્વાસ સુધી એ તમારું સમાધિ રહ્યા કરે અને છેલ્લી વખત સમાધિ રહ્યા જ રહેશે જ પાછી અને આ ફાઇલોનો જે હિસાબ છે ને સિત્તેર ટકા ઉપરનો ખલાસ થઈ જશે એટલે જેવો પુરુષાર્થ એસી ટકાય થાય પંચ્યાસી દરેકના હાથની વાત છે ધમધમાવાની અને પછીનો રહે છે બહુ જ લઘુ બધો હળુ ભાગ રહે છે બધો આખો એ હળુ ભાગમાં છેલ્લે આપણે જે એક કે બે જે હોય તે કોઈને એ પ્રમાણે મેટર નિકાલ થઈ જાય છે એટલે આ ભાવ સાચવી લેવા જેવો છે આમાં એટલું જ છે પચીસમું સૂત્ર પહેલું આપણને એક નંબરની ફાઇલનું ઓળખાણ પડે એક નંબરની ફાઇલનું ઓળખાણ પડે કારણ કે કારણ કે શુદ્ધાત્માના પ્રકાશમાં શુદ્ધાત્માના પ્રકાશમાં પહેલું જ્ઞેય દ્રશ્ય કયું આવે પહેલું જ્ઞેય દ્રશ્ય કયું આવે તો કે તો કે આ મન વચન કાયા આવે આ મન વચન કાયા આવે એ જ્યાં સુધી બરાબર નજરાય નહીં એ જ્યાં સુધી બરાબર નજરાય નહીં દર્શનાય નહીં દર્શનાય નહીં જ્ઞાતા સ્વભાવથી જ્ઞાતા સ્વભાવથી જ્ઞાનમાં જ્ઞાનમાં એ પ્રકાશ એ પ્રકાશમાં પ્રકાશમાન થાય નહીં એ પ્રકાશમાં પ્રકાશમાન થાય નહીં ત્યાં સુધી ત્યાં સુધી બીજા બહારના જ્ઞેયો દ્રશ્યો બીજા બહારના જ્ઞેયો દ્રશ્યો એટલા સરખી રીતે પ્રકાશમાન નહીં થાય નજરાશે પણ નહીં દેખાશે ખરા પણ જ્ઞેય દ્રશ્ય સ્વપણે દ્રશ્ય એટલા યથાર્થપણે તમે નહીં સમજી શકો યથાર્થપણે નહીં બહારના કયા ને બહારના જ્ઞેયોનો દ્રશ્યો એટલે આપણે મન વચન કયાથી બહારના છે જ નથી સમજવાના સમજાયું એટલે બહારના જ્ઞેયો દ્રશ્યો એ બધા હિસાબો તો ખરા જ આપણા બધા જ પરંતુ ખાસ આપણો પ્રકાર આપણો શુદ્ધાત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી આપણા શુદ્ધાત્મા સ્વરૂપ પ્રજ્ઞાના કેમેરાથી ફોકસમાં મન વચન કાયા જ હોવા ઘટે અને તે પણ અંતઃકરણના ભાગમાં ખાસ કરીને રહેવું ઘટે એટલું જ કહેવા માંગે છે એ જેમ જેમ જ્ઞેય દ્રષ્ટા સમજાશે તેમ તેમ બહારનો આપણો ભાગ પણ સમજાશે અને એના હિસાબો આગળના ધીમે ધીમે આપણે સમજાતા જાય એવું છે આપણે સમજાયું છતાં આજ્ઞા તો છે કે ફાઇલોનો સંભાવ નિકાલ કરવો ફાઇલોનો હવે ફાઇલો કયું એટલે સમજી લેવાનું ફાઇલો એટલે શું કેટલી અને કેમની છે બધી એટલે બધા દાદાએ કોઈ નંબરો આપી દેજો એટલે નંબરો બધા આપી દેવા જોઈએ દરેકને પોતપોતાની રીતે જુદા જુદા નંબરો હોય એ બધાએ જે એના ક્લાસિફિકેશન કરી નાખવાના હોય બધા એ પ્રમાણે રહેવું જ પડે સમજાયું એટલે ફાઇલ નંબર એક ના બધા ફેઝિસ છે ને જે file number one two two file number એક હોય નહીં તો બીજી ફાઇલો જ ના હોય ને હા બીજી ફાઇલો ક્યાંથી હોય બરોબર છે મોટી ફાઇલ જ એ છે અને એનો જ બધો આખો વિસ્તાર છે આખો એ વ્યાપ થયેલો એનો છે બધો આખો એટલે આપણો આ અક્ર વિજ્ઞાનનો માર્ગ અંતરનો માર્ગ છે અંદરનું જીવન છે એમ પછી કોણ શું કહ્યું પૂછવું છે શું યોગેશ શું <laughs> ઓગણસાઠ ઇનર સાયન્સ છે આપણું અંદરનું વિજ્ઞાન ખુલ્લું થાય છે વર્તમાનતાનું ચાર્જ એને ડિસ્ચાર્જનું ચાર્જ કહેવાય વર્તમાનમાં મોટેથી બોલો આજ્ઞાધર્મથી આમ બને છે એ મુખ્ય છે એટલે તમને પેલું સમજાયું નહીં ડિસ્ચાર્જનું ચાર્જ શું તે એટલે એ જરા પ્રકાશવાળું આજ્ઞાધર્મથી આમ બને છે આજ્ઞાધર્મ છે માટે આ કહ્યું છે ડિસ્ચાર્જનું ચાર્જ એટલે શું કે એમાં અજાગૃતિથી કંઈ પણ જે સંજોગો ચાર્જ થવાના કંઈક ઉભા થાય બની શકે છે બધું જ આપણે ચાર્જ બંધ થઈ ગયું એમ નહીં માનવું કે હવે ચાર્જ થવાનું જ નથી આ ક્રમમાં વિજ્ઞાન બહુ જુદી જાતનું છે બહુ સમજવું પડશે એટલે કદાચ ત્યાં આગળ હોય ત્યાં હું પણ અને કંઈ પણ એ પ્રમાણે રહ્યા કરે ત્યારે એ આગળ જે ચાર્જ થાય પણ ડિસ્ચાર્જનું ચાર્જ સાથે કહ્યું કે આપણે મૂળ ચાર્જ બંધ થઈ ગયું છે શું કહ્યું મૂળ ચાર્જ બંધ થઈ એટલે આ કહ્યું અને ખ્યાલ આવ્યો એટલે મૂળમાં તમારે ખીલે બંધાઈ ગયા છીએ આપણે પણ ખીલે બંધાઈ ગયા છીએ તેમાં આ ડિસ્ચાર્જના ચાર્જમાં એટલી જાગૃતિ કાચી હોય ત્યારે આપણે થોડી છૂટછાટ લઈ લઈએ એટલું જ બને બીજું કંઈ નહીં છૂટછાટ તો લેવી પડે ને બને થોડી બહુ હે બહુ બંધાઈ જઈએ તો સારું ના લાગે ને ટાઈટ પાછું બસ મહેશભાઈ શું કહો છો હે <laughs> ખરી વાત છે ના એ ચાનો વાંધો નથી નાખ્યો વાત સાચી એમની પછી શું બરોબર છે ભાઈ તમે અમુક પુષ્પત કહો સરસ એમાં કઈ બહુ સુંદર એકસો પચાસ એકસો પચાસ આ તો બહુ લાંબુ છે મસાલો બી બહુ મોટો છે એમાં ચાલો તો લઈએ લાંબુ છે આ તો ચાલશે બધાને આપણે જીવનારા આપણે જીવનારા અને અને આ મન વચન કાયા અને મન વચન કાયા બે નોખા છે બે નોખા છે આપણે જીવનારા એ અંતરાત્મ દ્રષ્ટિથી છીએ આપણે જીવનારા એ અંતરાત્મ દ્રષ્ટિથી છે અંતરાત્મ દશાએ કરીને છીએ અંતરાત્મ દશાએ કરીને છીએ વ્યવહાર દ્રષ્ટિથી જીવનારા છીએ વ્યવહાર દ્રષ્ટિથી જીવનારા છીએ અને શરીર અને શરીર જે છે તે કુદરતી ન્યાયથી જીવી જનારું છે કોઈ જીવી જનારું હોય એને કોઈ જીવી ના શકે કોઈ જીવી જનારું હોય જીવી ના ઉત્તમ શાહ ચાલે એવું કોઈ જીવી જનારું હોય એને કોઈ જીવી ના શકે જીવી જનાર જીવાય ના જીવ એને જીવવા દેવું પડે જાતે જીવતું હોય એને જીવાય જીવવા જવાય જાતે એટલે બોલો ને તમે જાતે જીવતું હોય એને જીવા જવાય ના પણ એ પૂછે છે તમને શું લાગે છે આપણા મન વચન કાયાને આપણે ઓળખ્યા નથી આપણા મન વચન કાયાને આપણે ઓળખા નથી એને ઓળખવાના છે એને ઓળખવાના જીવનારો નોખો છે જીવનારો નોખો છે એને જીવતા શીખવાનું છે એને જીવતા શીખવાનું છે જે જીવાઈ રહ્યું છે એની પાસેથી જે જીવાઈ રહ્યું છે એની પાસેથી એ કેવું જીવે છે એ કેવું જીવે છે એ કેવું એ જીવી રહ્યું છે એમાં એ જેવું છે આપણે ભરાઈ પડેલા હતા ભરાઈ પડેલા હતા ફરીથી ના ભરાઈ પડીએ ફરીથી એવી રીતે એની પાસેથી આપણે શીખવાનું એવી રીતે આની પાસેથી શીખવાનું જે રીતે ભરાઈ પડેલા એ રીતે ભરાઈ પડેલા એનાથી ઊંધી રીતે એમાંથી નીકળી જાઓ એ ઊંધી રીતે આપણે નીકળી જાઓ એ શીખી લેવાનું એ શીખી લેવાનું એને આત્મભાવે જીવવાનો રસ્તો કયો એને આત્મભાવે જીવવાનો રસ્તો સ્વભાવ ભાવે વ્યવહાર દ્રષ્ટિથી જીવવાનો રસ્તો કયો વ્યવહાર દ્રષ્ટિથી જીવવાનો રસ્તો સ્વભાવ ભાવ એ પોતાનો સ્વભાવ દ્રષ્ટિભાવ છે સ્વભાવ ભાવ એ પોતાનો દ્રષ્ટિભાવ એ સ્વભાવ દ્રષ્ટિભાવથી એ દ્રષ્ટિભાવ જીવતા જતા જતા જીવતા જતા જતા સ્વભાવ સ્વભાવ જ્ઞાન ભાવથી જ્ઞાન ભાવથી જણાતા જણાતા જતા જાય જણાતા જતા જાય અને દ્રષ્ટિભાવથી અને દ્રષ્ટિભાવથી જોતા જોતા જાઓ જોતા જોતા જાઓ અને જાણતા જાઓ અને જાણતા જાઓ કે કેવો ભરાય પડેલો કેવો ભરાય પડેલો આ તો આવું છે બહુ શું સાહેબ હવે જીવડે જે જીવે છે એ આપણે નથી અને આપણે જુદી રીતે જીવવાનું છે એની સાથે રહીને નથી જીવવાનું એવું થયું ને એવું છે કે એની સાથે રહીને જીવવાનું પણ એમાં રહીને નહીં જીવવાનું સાથે તો આપણે એને કઈ કઈ કાઢી મૂકીશું કેમ ના કાઢશો તમે બરોબર છે હે ના થાય છતાં પછી એટલે એની સાથે જ થયું ને હમ આ તો આજ્ઞાધર્મ જ છે આખો આમાં બરોબર છે બસો પુરુષાર્થ છે બરોબર છે સર આ બહુ સરસ છે ટૂંકું સારું છે જુઓ ભાષ્યમાન હાસ્યમાન એ નોખાપણા પછીનો શબ્દ છે એ નોખાપણા પછીનો શબ્દ છે હવે તમે એમ પૂછ્યું છે કે પ્રતિભાષ્યમાન એમ કહો છો હા પ્રતિભાષ્ય પ્રવચન સાર છે ને એમાં આત્માને પણ છે આત્મા એ રીતે એને વર્ણન કરેલું છે ભાષ્યમાન એટલે શું એ એ વચ્ચેનો વચ્ચેની દશા છે હા હા એ વેદકપણાની દશા છે તો વેદકપણામાં આવું બધું થયા કરે આપણે આ નોખાપણા પડ્યા પછી આ વેદકપણું એક રહ્યા કરે હવે વેદકપણું એ ખરી રીતે તો આમ તો શુદ્ધાત્માના પક્ષનું ના કહેવાય પરંતુ પ્રજ્ઞાના પક્ષનું કહી શકો સમજાયું વેદકપણું પ્રજ્ઞાના પક્ષનું કહી શકાય હા એટલે હું નિર્વેદક એવો હું શુદ્ધાત્મા છું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ નિર્વેદક હું શુદ્ધાત્મા છું એ આપણો સ્વાદ અનુભવ પ્રમાણથી આપણું આપણને સ્થિર થાય અંદર બધી વેદનાઓમાં અને શરીર બીજું કશું જ નથી પણ વેદનાઓની મૂર્તિ છે કેવળ વેદનાઓની મૂર્તિ અને તો છેક સુધી રહેવાની છેક સુધી રહેશે કેવળ જ્ઞાન થયા પછી રહે છે એ ફોર્મલ વેદનાઓ રહે છે બધી શિવજ્ઞાન થયા પછી એ રહે પણ ફોર્મલ કારણ કે આયુકર્મ છે એટલા માટે આયુકર્મ જ્યાં પૂરું કમ્પ્લીટ થઈ જાય છેલ્લા છેલ્લા ચરમદેહનું ત્યારે જ તે આગળ મુક્ત થાય છે સમજાયું ગોત્રથી પણ ત્યારે જ મુક્ત થાય છે અવ્યાબાદ સુખ ખુલ્લું થાય ભાષ્યમાન પરિણામ એટલે શું એમ ભાષ્યમાન એટલે ભાષ્યમાન એટલે રિયલ નહીં પણ રિયલ જેવું લાગે રિયલ જેવું લાગે રિયલ નહીં આપણે રિયલ રિયલ સ્વરૂપે આપણને ના રહે અંદર રિયલ સ્વરૂપે ન લેવાય ના લેવાય નહીં રહે નહીં રે નહીં એને ભાષ્યમાન કહેવાય એક અંદરની એક દશાની વચ્ચે આ બધું થાય અને તે વખતે બધા આપણને એમાં જેટલું એ થયું એમાં પ્રતિક્રમણ માગે બરોબર છે બહુ તો આ તમારા ચાર તો થઈ ગયા હવે અને અમે યોગેશ આનંદજીને કહીએ કંઈક એવું ધમધમાવો જોરથી રહ્યું છે કઈ આવ્યું હવે એમને પહોંચાડવાને છે કોણ શું કહ્યું ના કઈ બોલો ને તો કોઈ અહીંયા મોકલશે ખાલી બોલો બોલો બોલો ડિસ્ચાર્જમાં ચાર્જ થાય એની અસરો એમ કહો છો અસરો તો રહે જ ને ડિસ્ચાર્જમાં ચાર્જ એટલે શું કે આપણે મુક્તિ પામ્યા છીએ આ ડિસ્ચાર્જ ખાલી રહ્યો છે એટલે એમાં ડિસ્ચાર્જ થતાં થતાં એ ડિસ્ચાર્જ અટકે છે એટલો ના સમજાયું એટલે જે અટકેલો ભાગ હોય પાછો આપણે પાછો એમાં આવવું જ આપણે એમાં ચાલે જ નહીં એ તો ખ્યાલ આવ્યો તમને કોણ કોણ પૂછે આજ્ઞા ડોક્ટર અલખા આજ્ઞા ડોક્ટર અમારા થોડું <laughs> ના સમજાયું તને અસર શું ના વાંધો નહીં બોલો બોલો એ તો આપણે પ્રતિક્રમણ ના કર્યા તો વધારે ચાલે જ ને એ તો એટલે પ્રતિક્રમણ માગે છે અલકાબેન સમજાય જય સચિદાન ચાર્જિંગ ના વધારે પરંતુ આપણને અજાગ્રતપણે આપણે એટલું બધું જાય ભાગ બધો સમજાય છે એટલે એને ડિસ્ચાર્જ એને કહ્યું આખું ડિસ્ચાર્જમાં ત્યાં એટલા માટે કહેવાયું સમજાયું હા એટલે મૂળ કર્મબંધ નહીં પાડે પરંતુ છતાં પણ જાગ્રત બહુ રહેવું પડે ત્યાં જાગ્રત રહેવાનો પ્રસંગ આવે એ બધો સમજાય છે જ્યારે આપણને એનો આપણને ખ્યાલમાં આવી જાય કે તરત જ એ પ્રતિક પ્રતિક્રમણ કરીને પાછું આપણે સ્થિર થઈ જવાનું કે આવો ફરતી પ્રસંગ ગમે તો ઉદય આવે ત્યારે કોઈ પણ ઉદયમાં આવી રીતે આપણે અજાગ્રતપણે ન રહેતા જાગૃતિપણે ઉદય આખો ડિસ્ચાર્જ થતો જાય બધા હિસાબો એ જોવાનું રહ્યું સમજાયું કોને આપ્યું જરૂર હું કિંજલ પટેલ હું ઠોઠ મિશારીઓ હતો હિંમતનગરના સત્સંગમાં મને આશીર્વાદ આપેલ હું સિત્તેર ટકા સાથે ધોરણ બાર પાસ થયો છું હવે દાદા હું શું કરું પીટીસી કરું કે પછી ફીટર આઈટીઆઈ કરું હા બરોબર સીપી સીપીએફ એટલે ઉભરે ઉભરે સીપીએફ એટલે શું એટલે સીપીએફ છે ફિઝિકલ ટીચર એ એ કરું અગર તો સાબર ડેરીમાં પૈસા આપી નોકરી લઉં પૈસા આપવા પડે બહુ પૈસા માગે કેટલા માગે હે ચાર હજાર એનું પાંચ લાખ નું વ્યાજ કેટલું થાય ભાઈ સાહેબ મને એમ તો આવડે અને પાંચ લાખ તું વ્યાજે લાવીશ કે તારા પોતાના પૈસા છે તારી બસ હે પપ્પા પપ્પા બેંકમાંથી લાવશે એને પોતાના છે એમના છે પોતાના હે એ વાત નહીં ભરે વ્યાજ તો નહીં ભરે ને સાચું કે પણ એમને અડચણ નહીં પડે હે એટલે છે વધારે એના કરતા તું એમ કર ભણ તું તું પીટીસી કર કે ફિટર આઈટીઆઈમાં છે ને ફિટર તરીકે કામ કરું તોય ચાલે સીપીએમ હે સીપીએફ શું બિહારી આનંદજી તમે કોને શું કહેવાય શું કરે કહો તમે શકો સમજાવો બિહારી આનંદજી શું તમે સમજાવો નહીં નહીં એ સમજાવો જો સમજાવશે હા તને બરોબર ધ્યાનથી સાંભળ ધ્યાનથી હા થશે તો સિત્તેર ટકા લાવ્યો છું બહુ સારું કામ થશે એને કઈ વ્યવસાય થાય ને ભાઈ વ્યવસાય એવું કહો એટલે એમાં જોબ સારું મળે આઈટીઆઈ શું કહ્યું કે આઈટીઆઈ લખ્યું છે ફિટર એ એ કરી નાખતું જા આઈટીઆઈ ફિટર કર ઉત્તમ શાહ શું આઈટીઆઈ ફિટર કરે ચાલે જાઓ જા આશીર્વાદ છે જા બે વર્ષ હા એમાં આટલા પાંચ લાખ નહીં આપવા પડે સિત્તેર ટકા માર્ક લાવ્યો છે ઓ આપ આ ગઈ અરે વાહ વાહ જય સચ્ચિદાનંદ અમે आपका સમાચાર મિલા હું इसी का दुख का प्रसंग आ दोनों आ गए यहाँ यहाँ आ जाइए ये तो मैंने खबर पड़ी नहीं ये तो होता है आयु आयु पर होता है तो हमें तो दुख तो होता ही नहीं है लेकिन हमें ऐसा रहना चाहिए कि उनके आत्मा में जहाँ में है हम उनका कल्याण हो બીજે શું કીધું તું છે તો આ બધા તારે કોઈ ત્રણ છે તું એનો પોતા હા પોતા એવું છે. ये आपका फादर है क्या? अच्छी तरह से पहचान करो अच्छा આ ત્રણ છે તો હું છું આ ત્રણ છે તો હું છું હવે એક એવું સરસ પદ બોલાવો કયું બોલશો કહો સપનામાં અલાગો બોલાવો એ બહુ સારું સપનામાં જાગીએ બધા એટલે એમાં ડિસ્ચાર્જ આ ડિસ્ચાર્જમાં ચાર્જ થાય ને એ ના થાય એના માટે બોલાવો છે બે લાઈન કરીને પછી એ લોકોને કહેવું કે આમ જ કરીને કહેવાય સચ્ચિદાન કરીને દૂરથી એટલે સચ્ચિદાન કરીને નમે નહીં કોઈ અને આખો મેળવાઈ દેવાનો બસ સપનામાં જાગ્યો કે બાર બાર જાગ્યો તમે તમે જાગ્યા જય સચ્ચિદાનંદ ખાસ અત્યારે દરેક મહાત્માઓને દાદાજી દરેક જણ દાદાજીને ઊભા ઊભા કોઈ પગે લાગવાનું નથી દાદાજીની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવી જય સચ્યાંગ કરી અને બધાએ દર્શન કરવાના છે કોઈ ઉતાવળ ના કરશો કોઈ ઝડપથી આવવાની પણ ના કરશો ખાલી દાદાને દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવી જય સચ્યાન કરી અને આગળ વધવાનું છે ભાઈઓમાં અને બહેનોમાં અને એક ખાસ વિનંતી આપણને હજી પણ દાદાજીનો અહીંયા લાભ મળવાનો છે ત્રીસ પહેલી અને બીજી થોડુંક આજે સૌને વિનંતી કરું કે કોઈ માળા કે ફૂલ આજે આજના દિવસે ના આપતા ફક્ત દાદાજીના દર્શન દ્રષ્ટિથી અને જય સચ્યાન કરી આશીર્વાદ મેળવી અને આગળ વધતા જશો એવી દરેકને વિનંતી આપ સૌના ભાવ પૂરા થશે પણ આજે એક આટલું આપણી વ્યવસ્થા સચવાય તો દાદાજીને બહુ સારી રીતે આપણે દર્શનથી માણી શકીએ એટલા માટે આ કર્યું છે એટલે લાઈનમાં લાઈન કઈ બાજુ બહેનો આ બાજુથી જમણી બાજુથી આવશે અને વચમાંથી બહેનો નીકળતા જશે અને પછી ભાઈઓ પણ આ રીતે લેફ્ટ સાઈડથી આવશે અને વચમાંથી નીકળતા જશે જ્યારે બહેનોના દર્શન અટકાવવામાં આવશે ત્યારે ભાઈઓના ચાલુ થશે એટલે વચમાં રસ્તો ખુલ્લો જ રહેશે અને ભાઈઓને અટકાવશું ત્યારે બહેનોના દર્શન ચાલુ થશે એટલે વચમાં રસ્તેથી જવાશે પદ બોલ્યા હા ખૂબ દરેકને કે કે આપણું પદ આપણા કીર્તન ભક્તિ આપણો પ્રોગ્રામ ચાલુ જ છે કારણ કે સાંજે પ્રસાદી રાખેલી જ છે એટલે આપણે અહીંયા ને અહીંયા જ બેસવાનું છે કારણ કે આપણે ઘરે પણ બનાવ્યું નથી અને અહીંયા બનાવેલું છે એટલે કોઈ ઉતાવળ ના કરતા કીર્તન ભક્તિ ઉપયોગ સાથે બેસજો દર્શન થઈને પાછા બેસજો દાદાજી જશે આપણો પ્રોગ્રામ ચાલુ રહેશે અત્યારે જગાડે છે પછી ઊંઘાડ છે યોગેશભાઈ બધું ચાલુ રહેશે જય સચ્ચિદાનંદ સપનામાં જાગ્યો આ બાજુથી બેનો દર્શન માટે સ્ટાર્ટ લાગ્યો જાગરો વચ્ચેથી કોઈ ઉઠાવ છે એક એક લાઈન ફક્ત ગુરુને આંખ્યોમાં ભીનું ભીનું બાર